તરફ નરસિંહજી યું ભગવાનને કે મારે માય રોગ ભરો મારે ધન લાવો તો નરસિંહ તો ધનાર્થી હોઈ ગયો નરસિંહ ધનાર્થી નહીં નરસિંહ તો એકમાત્ર પ્રેમાર્થી હે નરસિંહજીને તો ભગવાન રો પ્રેમ જ પ્રેમ જ મતલબ હે બસ ઓ માયરા રો ન્યોતો એની વાને ભગવાનને યાદ કરવાનો મોકો મિલેલા એણ વાસ્તે નરસિંહજી ભગવાન સુયું બાર બાર બાતા કરે ખાલી ભગવાનનું આપરી ભક્તિ બડાઈ હે બાકી નરસિંહજીની નિષ્કામતા ઇતિ માયરારી એક પંક્તિ મેં આજ આવે આસી તો આજ આવસી નહીતર ચૂકી બાત બાઈ જાઓ ભવન કો મતી ગમાઓ રાત આ જો સાંવરિયો નહીં આસી તો બિડદ કિરાણો જાસી ઓર જો સાંવરિયો નહીં આસી તો એ નરસી લો ગુણ ગાસી હવે કટી ધનરી ઈચ્છા હોતી તો બાત થોડી બોલતા નરસિંહ તો ભાઈ નરસિંહજી હવે કે ભાઈ ચાલો માયરારી તૈયારી કરા હવે સલાહ તો લેવા હવે સલાહ કોણ દેવે ભાઈ ધનપતિને સલાહ દેવું ને ઘણી આજાવે ગરીબ કટી પડતો બી વે તો કોઈ નહીં કે તું પડજાલા નરસિંહજી ભાઈ બંદા કને ગયા કોઈ બતલાયો નહીં જેને નરસિંહજી રે જો સૂરદાસ જ્ઞાનદાસ ધ્યાનદાન માનદાસ વાની પૂછ્યો ભાઈ માયરો લે જાવણો એ માયરામાં કઈ કરનો છે જે જ્ઞાનદાસજી ધ્યાનદાસજી એ સબ સાધુ સંત યાણે કદે કામ પડ્યો માયરારો वे बोलिया कि मानो तो एड़ो विचार है कि घर में जी की चीज बत्ती वे वाइज मायरा में कर देनी चाहिए नरसिंह जी के भाई अपने घर में तो ऊंदरा बत्ता है एक एक ऊंदरो भली दे दो गनाई तन सूरदास जी बोलिया रे कोई ऊंदरा कोई मायरा में देरी जे तो के और कई देवा बोले आपा तो पचे तैयारी करा ज्ञानदास जी बोलिया के मायरो ले जाओ बात तो पचेरी है पहली માયરો લે જાવા કી મેં કઈ પાળા પાળા ઉઠતે થોડી જાય જી પહેલી કોઈ ગાડી ઘોડારો તો ઇંતજામ કરો જણે નરસિંહજી ભાઈ લોગ આખને ગયા ભાઈ લોગ ગાડીની વ્યવસ્થા કરો મારે અરે નાની બાઈ રે માહેરા રો પાયા જસલો જી पिछवाड़े पड़ी अरे पाडोसी उठ बोलिया पेड़ा होता तो खरा जी पाडोसी उठ बोलिया पेड़ा होता तो खरा નરસિંહજી મહારાજ નરસિંહજી મહારાજ આપણે ભાઈ બંધવા કને ગયા और આપણે ભાઈ બંધવાને જાન કેવે ભાઈ માયરા મે જાવા ગાડી તો દો ભાઈ બંધુ બોલ્યા કે ગાડી તો હોતી તો ઘણી દેવતા નરસિંહ પણ માણે તો ગાડીરા પૈડા તૂટોડા નરસિંહજી કે ભલે તૂટોડા હે હે જડાઈ હે દેવું નો તો કહો હા તો ભરો કે એડા ટુટોળાઈ લઈ જાઓ બોલે થારે કામ આવતો વે તો ટુટોળાઈ લઈ જાઓ નરસિંહજી ટુટોળા પૈડા ટુટોળી ગાડી રહી હા ભર લ્યો અબ બીણ ચૂણ ને ગાડી તો તૈયાર કર દી પણ અબ ગાડી આપણે લોગા રે કારા હે બિના તેલ રે કાર નહીં હાલે और बिना बड़द गाड़ी नहीं हाले तब बड़द गाडो ली तो मिल गई बैलिया मांगना रहा अब नरसिंह जी भाई बंधुआ रे कने पाचा गया भाई ગાડી તો વેગી પણ અમે બળદિયા તો દો ભાઈબંધ બોલ્યા અરે બેલ્યા તો હો તારે નરસિંહ દેતા તો ખરા અરે નાથા વાંકી ખોલ દીવે ગોરવે પડ્યા ભાઈ બંધારો મન કોની બેલ દેવનો તો એકદમ ના તો કી કર દે કોઈ ભાઈ ગાડી લાવે કે તો આપે જાન કા ભાઈ ગાડી બડી જોરદાર હે આપરી જે આધી રાત્ર કહી દીજો ઓર જો કદી આધી રાત્ર કહે દો વૈસા ગાડી ભેજો કે તેલ ખતમ હોઈ ગયો કોઈ કે બ્રેક ખરાબ હે દેવનો મન નહીં વે કે જણે સાપ ના તો કીકર કરે કે મેં દેણી નહીં ચાવા જણે કોઈનો કોઈ બહાનો બના દે ભાઈ બંધુ બી બોલ્યા કે નરસિંહજી બળદ હોતા તો ઘણા દે દેતા પણ મેં તો નાતા વાંકી ખોલ દીન ગોરવે પડ્યા ગાંવ રે બારે બળદ પડ્યા હે અબ ગાંવ રે બારે કિયા બળદ પડ્યા રે જેણ બળદ રે જો બળદ કી કામ નહીં આવે જો બૂડા ઠાડા બેલ વે વે નરસિંહજી કે કોઈ બાત નહીં હે જેડાઈ હે મેં વાણો કામ ચલા લુલા પર નરસિંહજી મહારાજ ગયા ગામ રે બારે ઓર બળદિયાને કહેવે અરે ઉઠો ભાઈ બેલિયા કે બજો રામો રામ पकड़ नरसी खड़ा तो पिया जी पूछड़ा पकड़ नरसी खड़ा तो किया टूटा भागा सिंगड़ा सू पकड़ लिया राम जी टूटा भागा सिंगड़ा सू पकड़ लिया अरे टूटी मिल गाडोली ने बोता मिल गया जंत जी वो गाड़ी की कर तैयार करी नरसिंह जी बल्दिया लाई बैठा हा बुढ़ापा में सुता हा कि अब तो माणे कटे नहीं जानो है मरनी बाढ़ जोता हा और नरसिंह जी उठे पहुंचिया और उठे पहुंचन के उठो भाई बैलिया भजो रामो राम थाका तो मरवा का दिन नहीं बीरा आज उठो राम राम भजो हमार कटे मरनी बाता जो બળદિયા બોલ્યા નરસિંહજી માણે તો હવે બુડાપો હે હવે તો એક પાઉન્ડો નહીં વહી જાય માણે તો થે રહેવું દો માણે થાણે જેડા મરણ ઉપેલી થાણે જેડે ભગતરા દર્શન હોઈ ગયા ઉમે માણો સબ કામ સિદ્ધ હોઈ ગયો નરસિંહજી કે ભાઈ થાણે મરનો તો હઈએ અટે ની મર્યા ને હગારે ગાવી મર્યા ઉટે સમાધિ બનાવવા અટે મારો તો કઈ ગામ રે બારે પડ્યા રહ્યો હાડકા ખાઈ કાગલા ઉઠો ભાઈ બેલિયા ભજો રામો રામ નાની બાઈ રે માયરારો સાર દીજો કામ અબ બેલિયા માન્યા નહીં તો નરસિંહજી પૂંછડા પકડ પકડ ઊભા કર્યા જેણે બળદિયા બેટાવ્યા હવે તૂટી મિલ ગઈ ગાડોલી બોદા મિલ ગયા જંત બેલિયા રે મુંડા માઈ દાઢ અને દંત બેલિયા મુંડા મે હાવ એકદમ ખાલી અબ નરસિંહજી રે ગાડી તો વેગી અબ નરસિંહજી કે ભાઈ ગાડી તો તૈયાર હે ગાડી મેં બેટન વાળા ભી તો થઈ જે હવે ભાઈ બંધુ આરે કને ગયા ભાઈ ચાલો નરસિંહજી ફીરે છે અબ ભાયા કે દુવાર ઓર માહેરે ભરણ ને વીરા માહેરે ચાલણ ને બીરા હો જાવો તૈયાર ભાઈ તૂટી ભાગી ગાડી લાન કોઈ દર્દેન કે હાલો ક્રોસ મેદાન કોઈ હાલે કે કદ પુગાવ માયરો નીવળ જાય જીતે આપણી ગાડી તો ટ્રાફિક કોઈ નહીં નીકળેલા અરજો બડિયા જોરદાર માયનો ઠંડી હવા આવે બારે જેડી જોરદાર ગાડી વે પળાપળ કરતી તો જણે ધબદાણીરા ભીચે પ્રભુ તૂટી ભાગી ગાડોલી મેં કોણ ચાલને તૈયાર કોઈ તૈયાર નહીં ગામરા લોક કે ભાઈ માણે તો કામ ઘણો નહીં તો ઘણી હાલતા નટે કોઈ કોની આ દુનિયારી ખાસિયત કોઈ બાત રકો નટેલા કોઈ નહીં દે કામ આવા ભગવાન કૃપા કરી પણ પક્કી હા નહીં ભરી ભાઈ બંધુ કે ભાઈ માણે કામ ગણો નહીં તો મેં તો માણો તો જીવ ઘણો દુઃખ પાવે કે આજ માયરા મેં જાવતા પણ ઘર મેં કામ ગણો ઘર મેં કામ ગણો પણ હા એક વાત હે કઈ બોલે માણે સૂર્યા સ્વામી બેઠા હે એ સૂર્યા સ્વામી તું લઈ જા પેલી ગાંવ મેં આંધા ઘણા હોતા તો વે જો આંધા હા વાને લારે કર દે નરસિંહજી રે તું યાને લઈ જા जा माणे तो घर माही नरसी घणो ईछे काम और सूर्या स्वामी ले जा थारे भजसी रामो राम એ સૂર્યા સ્વામી લે જાય થારે રામ રામ કરેલા નરસિંહજી કે નહીં તે મારે રામ રામ કરે જડાઈ છે જે ક્યોંકि માણજેડા ને જીમણ ઉઠે તોય નહીં આવણા और प्रभु अब नरसिंह जी थोड़ी देर में घरे आया अब ज्ञानदास ध्यानदास सब भेड़ा हो गया अब सूरदास बोलिया कि माने तो ले आया पण अब गाड़ी में सामान भी तो की छई भाई बंधु आकानु कोई कपड़ा लत्ता भी तो भेड़ा करन लाओ अबे नरसिंह जी भाई लोग आकाने पाचे आया अरे नानी बाई रे माहेरारो भाया जस लो अरे साते नी चालो तो एक एक कापड़ो तो दो अरे हाथे नहीं आलो तो एक एक कपड़ो तो दो अबे भाई लोगों ने आएगी ભાઈ બોલ્યા કે કદઈ કે ગાડી કદઈ કે પૈડા કદઈ કે બળદિયા કદઈ કે હાથે હાલો પિંડી ની છોડે રિયા બળતા ભાઈ બંધ બોલ્યા અરે માકી તો નહીં છે નરસી એક ટકા કી પૂછ અરે ભાયા રે ભરોસે તું તો ક્યું મૂંડાઈ મૂછ હે નરસી એક ટકારી બી થારી મદદ કરાયડી માણી સામર્થ હે નહીં તું માણે ભરોસે મૂછા મુંડા બાબુજી ક્યું ભણ્યો ભાઈ ધંધો બીજો કરતા તો આતી માયરારી વ્યવસ્થા હોતી હવે માણે કે કપડા દવો દો માણે કને કોઈ વ્યવસ્થા નહીં नरसिंह जी के कोई बात नहीं साथ हमारे सिर धड़ी परमेश्वर परिवार साधु मायर बाप है और सूर्या मारे लाल ભગવાન મારે સાથે ચાલેલા હે બેટા રોટે પ્રભુ પર નરસિંહજી મહારાજ માયરારી વ્યવસ્થા ચાલુ કરી અબ નરસિંહજી કે ભાઈ આપત આપણે ઈસ્તર માટે તૈયારી કરા આપણે હિસાબુ તૈયારી કરા હવે આપણે હિસાબુ કઈ તૈયારી કરે નરસિંહજી તો માયરેદાર વેળા કરે કે ભાઈ કોઈ ચીજ તો ઘણી દીકણી થઈ છે માયરારો માલ ગણો નહીં તો માયરેદાર તો ઘણા દીકે ઓર વેળા કરના ચાલુ કર્યા નરસી કી નારી કહે સખિયન કો સમજાય આપણી સહેલિયા ને નરસિંહજી લુગઈ કહે રે થે તો મારે એ ઘણીને સમજાવો થે તો એને નરસિંહાને સમજાવો કે ઓ ક્યું બેગાર ભેળી કરે હે ઉટે કુણ રોટિયા ઘાલેલા અરે મહેતાજી તો મોડિયાને ઘેર ઘેર લાવે ઠંડી રોટી રે routine. નરસિંહજી હાકો પાડે ભાઈ કોઈ માયરા મેં હાલો તો આવરા માયરા મેં હાલો તો આવરા મહેતાજી મોડિયાને ઘેર ઘેર લાવે એકને હાકો પાડે કે જ્ઞાનદાસજી આઈજો તો જ્ઞાનદાસજી આપણે આપે ચાર નવાઈ લાવે કે આંદાતે એક તો હઈ જાય જ્ઞાનદાસ ધ્યાનદાસ માનદાસ એકને બોલાવે મોડિયા દોય ચાર આવે અરવા નરસિંહજીની લુગઈ નરસિંહજીને કહેવે અરે એ કેડા મોડિયાને તે ભેળા કરો હો ચૂલા પાચે ઠંડી રોટી રેણ ન પાવે ચૂલા કને ઠંડી રોટી રાખે નહીં દિન ઉગતે લાવ રોટી લાવ રોટી લાવ રોટી એ હાકો હાક મચાવે એડા લોગાને થઈ ઉઠે માયરા મે લેજાન કઈ સુખ પાવલા અરે છાજ ભરભર પીસું કુંડા ભરભર પઉં છાજલા ભરભરન તો મે પીસું કુંડા ભરભર આટો પઉં તો આનો પેટ નહીં ભરી જાય રોજ એક કિલો આટો બધાઉં કે આજ તો દો રોટી મારે ખાઉને મિલી પણ રોજ કઈટા કિલો ભૂખ યાની બચ જાય મારે તો ખાઉને કી પાતી આવે નહીં ઓર ઊટ સવારે મોડિયા સાપડવાને જ આવે દિન ઉગતઈ હાલો હિનાન કરને હાલો હાલો હિનાન કરને હાલો હેંગ મોડિયા આંધિયા હિનાન કરને જાવે ઘરે મેં કહ્યું હે સાલાસર બાલાજી કિને ટાંગ પિસલ જાય એક દો કોઈ મેં પડ જઈ જો પણ આંધિયા હે જેડા જાવે વેડા પાછા આવે એક દો મેં પડઈ પ્રભુ કિતોય ચૂરમો ચડાદુ એક દો કમ તો વે પણ એકી કમ નહીં વે જેડા જાવે વેડા પાછા આવે મુંડ મુંડાવે મોડિયાને લાંબી રાખે ચોટી માતો કરાવે ઘોટ ચિલકે ડમર રોડ જ્યું ઓર લંબી રાખે ચોટી ચોટી એડી લંબી લારું દેખો તો ગરદન લાગે મોટી એક ભાઈરી વાત બતાવું હુણ્યોડી વેત પાડોશીને કહી જો મત એક ભાઈઓ उन भाई रे माता में एक ही बाल नहीं हो हुगंदरो ही बाल नहीं हम तो कांगसियार और काम ही नहीं करते खाली वो चिलका उन्हें थोड़ी चोपड़ दो तेल तो चोपड़ दो बाकी तो बात ही कर उन भाई रो एक मित्र हो वो पूछियो कि भाई थारे माता में एक ही बाल को नहीं थारे की तकलीफ तो नहीं वे वो के तकलीफ के नहीं कांग से यारो खर्चो बचियो के तकलीफ तो होती बोले तकलीफ की कोनी बस इतनी जे हवारा मुंडो दऊं तो ठाई नहीं पड़े <laughs> મોંડ મુંડાવે મોઢિયાને લાંબી રાખે ચોટી જાય પીટ્યા મોઢિયારી ગરદન લાગે ખાઉં ને ખીર ખીચડી બેટ ને પાટ ઓર જાય પીઠ્યા મોઢિયારા ધૂણા ધૂણા ઠાઠ યાણે ઠાઠ મેં કટઈ કમી નહીં એડા એ હે એડા ને કીકર નિભાવલા નરસિંહજી કે ભાઈ થારી આદત હે ક્યાં ની થું કે બોકર મેં મારે માયરારી વ્યવસ્થા કરું અરે માયરા મેં લે જાઓ લા કઈ જ્ઞાનદાસજી કે નરસિંહજી એડો હુણિયોડો હે कि आजकल कपड़ा लत्ताओं लोग राजी नहीं आजकल आइटमों लोग राजी કોઈ નયો તરીકો કોઈ નયો આઈટમ હોણો જોઈએ કે નઈ વસ્તુ હોણી જોઈએ તો આપા કઈ લઈ જવા નરસિંહજી કહે રે નયો આઈટમ આપણે ઘરે તુંબા તુંબી તો મોકલા પડ્યા એક નહીં દો દો દે દો ભલે પૂરે શ્રીરંગજી રે પૂરી ન્યાત મે દો દો દે દો આપણ તો તુંબા તુંબી ઘણાય પડ્યા અને આ એડી ચીજ હે કે નહીં ઘર મે લાદે નહીં બડા રાજી હો जाला જીતે જ્ઞાનદાસજી બોલ્યા કે હગાને કઈ ઉગાડાઈ રાખો કે કપડા લત્તા તો દેણા પડી બોલે કપડા લત્તા કઈ લાવા જીતઈ સુરદાસજી બોલ્યા આપણે વે કુંભરે મેળારી વે ટોપિયા લંગોટિયા બચીઓડી એની વેકદ કામ આવી વે કામ મે લઈ લેવા બોલે અમે ઓ ભેર ઝઘડા વાળો કામ કર દિયો નરસિંહજી ટોપિયા કિને પહેરાવો ને લંગોટિયા કિને પહેરાવો બોલે ઠીક ઠીક દી ક્યુ ને ટોપિયા ને બાકી રી લંગોટિયા મહારાજ નરસિંહજી રી લુગઈ કે થે ઉઠે માયરો ભરને જાઓ કે ગનાઈતા ને બાબોજી બનાવને જાઓ હો ઓ કોઈ માયરારો સામાન ઉઠે थे छोका लागो सब व्यवस्था करता नरसिंह जी के माने तो आई व्यवस्था और इन व्यवस्थाओं ही कल्याण है अरे नरसिंह जी तो माहिरारी सूझ करे जी नरसिंह जी साथ तो टोपी ली थी बाकी री लंगोट राम के पांच सात तो टोपी ली थी बाकी री लंगोट मती करो नरसी जी मेहता इतरो ही फे નરસિંહજી મહારાજ નરસિંહજી લુગાઈ કહે છે કઈ વ્યવસ્થા કરો તુંબડિયા ગાડી ભરદી ગોપી ચંદન મોટો ખડિયો ભરન ધરદીયો ઠાકુરજીને મેં બેટાણ દિયા અબ નરસિંહજી લુગાઈ કે હે પતિદેવ મહેતાજી ઈ તો ક્યો વિસ્તાર કરો હો મારી બાત માનો ઈ તો વિસ્તાર મત કરો નરસિંહજી કે તું ચિંતા ક્યું કરે વિસ્તારી મારો શ્યામ સુંદર સબ કામ કરેલા બોલી રહેજા ચૂપકી રહેજા ઘર કી તું નાર ટેલ તો કરેલા મારો સિર્જનાર જો ભગવાન મને બણાયો કે ભાઈ ભગવાન મારી સબ વ્યવસ્થા કરેલા સબ દેખભાલ કરેલ તું ચિંતા મત કર આગે ચાલે ગાડો લીને સૂર્યા લારો લાર છીન મેં પહોંચાસી ઠાકુર નગર અંજાર હામી મેં તો તને સલાહ દેવું કે તું હાથે હલે તો ચાર દિન તને જીમણ ચોકો જીમને મિલી ઘરે લૂકી રોટ્યો ભાતી આવે હાથે હાલપરી ચાર દિન જીમણ જીમાઈ થાને લાડુ ને ચકિયા ને પેડા ને ગુલાબ જામુ ને કઈ જીમણ વેલા નરસિંહજી લુગઈ બોલી કે થાણજેડા માયરા લેન જાવે વાને કોઈ થુલ્લી જીમા દે કે તો મેટી બેટી ભાવે લાડુ ને ચકિયા અરે મારો કેણો માનો અટોઈ ગનાઈતા ને રામાસામાં ભેજ દો સુખ પાઓલા ક્યું ઉઠે જાન આપરી હળકી લગાવો નરસિંહજી કે તું બેઠી રે મેં તો જાવા નરસિંહજી રો લોભ કહીએ માયરા મે જાઉં નો માયરા મે જાઉં નો નરસિંહજી રો લોભ ઇતોય જે કે જીતા દિન રસ્તા મે લાગેલા ઉતા દિન વૈષ્ણવારો સાથ રહેવેલા ઓર વૈષ્ણવારે સાથ મે કીર્તન રો આનંદ આવેલા ઓ નરસિંહજી રો લોભ હે બાકી કી ટેમ પાસ કોની કરની ગોડા કોની ઘીસણાયો પ્રભુ संसारी लोग भी तो बारात में जावे किन चक्कर में जावा बारात में ईमानदारी होचो के रस्ता में खातिरदारी छोकी हो मेवारा पुड़िका दे कांगसिया दे तौलिया दे नाश्ता कराई ओटे बढ़िया होटल में रुकाई संसारी संसारी रो साथ करे सुविधा ने देख और भक्त भक्त रो साथ करे भगवान रे नाम ने देख भगवान रे कीर्तन ने देख भगवान री भक्ति ने देख તો નરસિંહજીનો માયરામે એ સુરદાસાને સાધુઆને લઈ જવાનો એક જ કારણો કે હાથે રહેલા તો કીર્તન વહેલા નહીં તો એ સંસારી ગાંગરા કરકરન મને દુખી કર દેલા એણ વાસ્તે આપણે સબ સાધુ સંતાને લેન નરસિંહજી ભીર હોયા ગામરા લોક તમાસો દેખને આયા કે હાલો દેખો દેખો કઈ કરે કઈ કરે લોગા હું તમા લોગાને તમાસો દેખનો બડો કોડ ખુદ હું મદદ કીની નહીં વે તમાસો ઘણો દેખ લઈ મહારાજ પર આગે બડન મદદ કીની નહીં દુઃખ ઘણાય લોગારા સુણેલા પણ દુઃખ સુણનો ઘણોય ચાવે પણ કેની દુઃખ મે મદદ કરે ને ચાવ નહીં નોકરાણી મોડી આવી તો ઉનને પૂછી ભાઈ મોડી કી કરાઈ વાહ કઈ આજ તો મારે ઘર મે તકલીફ પડ ગઈ બિજલી ગઈ પ્રી રૂપિયા કોની બિજલી રો બિલ કી કર ભરું માઈ પયા કોની કઈ કરું આપ મહેરબાની કર દો તિનકા ભડા દો <laughs> તું કામ કર પછી વિચાર કરે એક મહિનો પૂરો હું પછી વિચાર કર પ્રભુ તકલીફ સોડાની સભી આદતે પણ તકલીફને દૂર કરવાની ચેષ્ટા કોઈ નહીં કરે એન વાસ્તે કેમ રહી મન નિજ મન કી વ્યથા મન હી રાખો ગોય સુન કર હસીએ લોગ સબ બાટન લઈ હે કોઈ આપણે મનરી પીડા મનમાં રાખો ભાઈ આપણે મનરી વ્યથાને સુણ સંસારા લોગ હસ ખૂબ લેલા પણ પાછો કોઈ દૂર કરનો કિનમે સાવે કો ખુદી આપડા દુખી દુજારો કઈ દુખતું છે एक कवि पंक्ति है यहां कौन किसके आंसू पहुंचे यहां कौन किसके आंसू पूछे जिसको देखो उसी का दामन गीला हैंगी दुखी अरे भाई करूं कई एक छोरो हो इतनी ऊंची पढ़ाई कराई पण भींदणी आई ने गया लांबा ए भाई थारे एक मारे चार आ चारू ही गया ले હું એક ને હેલા દે આ ચાર ને દે સબરો દુઃખ ભારી એક કે ભાઈજી માં તો ઘણો દુખે કઈ ડાક્ટર કે તકલીફ એ માતા મે હોજે ને હે ભાઈ બસ મારે તો પેટ ઓપરેશન નેરો કરાયો ને ગોડારો ભેર કરાવું ને જાઉં નો ચેકઅપ કરા દયો હું ને માતારી તો મેં તો પાંચ સાલ વે ગયા માતા લિયા બેઠી પ્રભુ આપરી એક સુણાવને જાઓ પહેલી ઉની દસ સુણો દુઃખ ઘટનો તો કટે રહ્યો બડ ઓર જાવે એન વાસ્તે ભાઈ સંસાર મેં કેવણો બંધ કર દો કેવણો તો એક ભગવાન ને આ શિક્ષા લો નરસિંહજી આપણે અગર માયરારો કાગદ આવી ગયો વેતો તો સવા પચીસ મણ હોપારીન વેન વેન વેન वे कई करता थे कटी बैंक वाला कने जाता देखो भाई साहब हमारे इतना सामान का मांग हुई है तो इस हिसाब से लोन दीजिए कोई सेठ कने जाता आपरे कोई अ, बड़ा अफसर कने जावता कोई बड़ा सेठ कने जावता माने मदद करो मदद करो પણ નરસિંહજીરી મહિમા દેખો સીખો કટઈ નહીં ગયા મહારાજ એ હેંગ એ સબ સંસાર તો ખુદ ભિકારી એક ફકીર હો બાદશાહ કે મારે કને આવી જો મેં કીધું લા તો વો ફકીર ગયો તો બાદશાહ ખુદ યો હાથ કર્યોડો બેઠો ફકીર કે રે ઓ હું યો હાથ કન કિન કનું માંગતો बोले मैं भगवान कनु मांगतो कि भगवान मारे खजाना में धन देवे मैं भगवान कनु मांगतो फकीर के जन बैठो रे भाई रे मैं तो जाऊं बोले आप मारू मांगने नहीं आयो बोले मकता ऊपर मकता मांगे उसकी अक्कल कम तो तो खुद मकता तू खुद हाथ दरियोड़ बैठो तो मैं थार कनु कई मांगू जिन कनु तू मांग रही उन कनु तो मैं भी मांग सकूं भाई आपरे मनरी व्यथा कही आपरे मनरी व्यथा कही और आपरे मनरी व्यवस्था कही प्रत्येक चीज भगवान रे चरणा में रख दो भगवान अपने आप विचार कर ले लाई ने कई देनो ने कई नहीं देनो थे पंचायती मत कर तो भाई गांव रा लोग तमाशो देखने आया देखा वो नरसी कई व्यवस्था करन ले जा रही है और नरसी जी री मौज आ, आ, आ, अरे देखो मर्दो नरसी में तो माहिरो ले जावे रे देखो सूझे यूं ही गोता खावे रे लेण लेण ने कुछ नहीं सूझे यूं ही गोता खावे काडोली रो पेड़ो पड़ गयो जुवाड़ो पड़ जावे ऊंची मेले फाचड़िया पड़ जावे फाचड़िया ने ऊंची धरता कुमड़िया जावे फाचड़िया ने ऊंची धरता कुमड़िया कुमड़ा जी सिर में लागे आंधी अगर लावे सिर में लागे आंधी और भाई बंद नरसिंह जीवन भावे रे भाई बंद बरसेरा बोले आगे जीवन भावे आगे आगे मान दास जी छोका हर दस गावे देव ने लेव ने कने की नहीं है यूं ही गोता खावे और जीते ही भग, नरसिंह जी के फजीती करण में भगवान की कमी नहीं राखे ગાડી થોડીક ખિસકી કે એક પૈડો કડડ કરતો પડી ગયો એક પૈડો પડ્યો તો ગાડી વેગી ખાંગી નીટ પાછી ઊંચી કર પાછો પૈડો લગાયો વેર થોડી ગાડી હાલે નહીં ખિસકે બડી દોરી ખિસકે ગાડી હવે જીતે બળ દિયા કે નરસિંહજી थे तो कोई मायरा में ले जाओ जो उठे लापसिया खवावा अटे हुके चारे रही हाबला पड़े की तो खाऊने दो भूखा तीरा की कर गाल गाड़ी खेचा नरसिंह जी के भाई अटे माणा यही हाल है પછી થને મેં કઈ ખબર બળદિયા કે માણું તો તાવડામ બેહી જે કોની એક ડડડડ ઓ બેઠો એક બેઠો તો વો દુજોડો કહીને બેઠો કરો નહીં તો મેં બેઠો એક ને ઉઠાવે બેલિયો દુજોડો પડ જાવ રે ને બળદિયા ને હાવળ કરે જીતે તુમડા ગુરજાવે ને તુમડા લારે વે હેંગ સૂર્ય લેણસર બેવે લઈ ગાડી પકડિયા પકડિયા બેવે ને બટીડ બટીડ માતા પડે ઉપર દડીમ દડીમ દડીમ દડીમ માથે પડે ને બટીડ બોલે ઓ નરસિંહજી ઓ કઈ પયો આવી રે લાગી રે નરસિંહજી ઓ કઈ આવો નરસિંહજી કહો માયરો હતે લિયા જાઓ ગામરા લોગ હસી કરે રે દેખો ગોડા ભાગે હે માતા ફૂટે પણ તોય જાવે હે જીમણ રે ઠોકાવ જાવે ભાઈ બંધ નરસિંહરા બોલ્યા યાને જીમણ ભાવે એ તો જીમણ રે ચક્કર મે જાવે બાકી આણો કી લેણો દેણો નહીં બેવતા બેવતા હિંજા પડગી ને હિયાળારી રાત અબે મન में વિચાર કરે નરસિંહ जी हे प्रभु अब કઈ કરું આહા ભગવાન રે ભગત રે તો મોટો આશરો ભગવાન રો હે नरसिंह जी के हे सांवरिया आ हियाळारी रात ने ए सोळे सूरदास हैंग आंदा ने हैंग बूढ़ा अब याने मैं की कर ले जाऊं वो रस्तो की कर पार करनो रह्यो ने गाड़ी तो है जेड़ी है खाऊं ने की नहीं पीऊं ने पानी नहीं अटी ने हियाळो अटी ने ठंड लागे हुरियार शरीर धुजे और व्यवस्था कुछ नहीं नरसिंह जी तो हाथ में मृदंग ताड़ ली और केदारो राग गावे भगवान ने याद करे सांवरिया के आगे